એ આવો આવો મારા નાનકુડા એવા ટાબરિયાઓ મારા વાલુડા આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મિશ્રી અને આરોહી બેન વાર્તા સાંભળે છે આવો આવો મિશ્રી બેન આરોહી બેન ધ્યાનથી સાંભળજો ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું <laughs> અરે વાર્તાનું નામ છે હંસ અને ઉંદર આ ઘણા સમય પહેલાની આ વાત છે હો મિશ્રી બેન એક વખત ઠંડી ખૂબ પડતી હતી ઠંડી કે મારું કામ અને બધા ટાઢમાં ધ્રુજે હો શિયાળાની ઋતુ હતી અને એ વખતે આકાશમાં અધ્ધર અધ્ધર એક હંસ ઉડતો ઉડતો ઉડતો ઉડતો સરોવરની તરફ જતો હતો સફેદ સફેદ હંસ ત્યાં આ હંસની નજર નીચે પડી ધરતી ઉપર અને એણે જોયું તો એક ઉંદર ભાઈ ઠંડીમાં થરથર થરથર ધ્રુજતા હતા ઉંદર તો કઈ ધ્રુજે ઉંદર તો કઈ ધ્રુજે હંસને આ ઉંદરની ભારે દયા આવ્યો ખૂબ દયા આવી ગઈ કે અરે રે આ એક નાનકડો ઉંદર ઠંડીમાં ધ્રુજે છે એટલે એ તો ઉંદરની પાસે આવ્યો અને ઉંદરને ચાંચ વડે પકડીને પોતાની પાંખ નીચે ઢાંકી દીધો એટલે ઉંદરને તો ગરમી મળી હૂંફ મળી જાણે શાલ ઓઢી લીધી હોય એવી ગરમી મળી હો ભાઈ હંસની પાંખને કારણે ઉંદરને બહુ ઊંફ મળી અને એની ઠંડી તો જતી રહી પછી થોડોક સમય ગયો ને ત્યાં હંસની પાંખને ઉંદર ભાઈએ તો કાપવાની શરૂ કરી દીધી ઉંદર તો જ્યાં ને ત્યાં બધું કાપ કાપ કર્યા કરે ને કાતર કાતર કર્યા કરે તે હંસની પાંખ પણ કાતરવાની એણે તો શરૂ કરી પહેલા તો હંસભાઈને કાંઈ ખબર ન પડી હો ઘણી બધી વાર થઈ ત્યાં તો આ ઉંદરે ઘણી બધી પાંખ કાપી નાખી અને હંસને ખ્યાલ આવ્યો કે અરે રે આ ઉંદરે તો મારી પાંખ કાપી નાખી છે કાતરી નાખી છે એણે પાંખોને પહોળી કરી ઉંદર નીચે પડ્યો ટપ કરતો અને દોડીને ભાગી ગયો એ તો અને પછી તો આ હંસની પાંખ એવી કપાઈ ગયેલી કે હંસભાઈ તો ઉડીએ ના શકે બોલો પંખી તો પાંખ હોય તો જ ઉડી શકે ને પણ હંસની પાંખ તો ઉંદરે કાપી કાઢી હતી એટલે આ હંસ તો એક ઠેકાણે બેઠો રહ્યો એને બહુ દુઃખ થયું હો અરે રે આ ઉંદરને મેં ક્યાં ગરમી આપી પોતે ઉડી નહીં શકે તો પણ થોડા જ દિવસોમાં આ હંસની પાંખ સારી થઈ ગઈ એને નવા પીંછા આવી ગયા અને એ તો પાછો ઉડવા માંડ્યો હવે એક દિવસની વાત છે થયું એવું કે ફરી ખૂબ ઠંડી પડી ખૂબ બધી ઠંડી પડી હંસ ત્યારે સરોવરની તરફ ઉડતો ઉડતો ઉડતો જતો હતો અને તેણે ઉપરથી જોયું તો નીચે ધરતી ઉપર આ ઉંદરભાઈ થર થર થર થર ધ્રુજતા હતા બહુ ઠંડી લાગે છે એણે હંસને બોલાવ્યો હો એ હંસભાઈ એ હંસભાઈ પણ હંસ હવે ઉભો રહે કે હંસને તો ભાન થઈ ગયું હતું કે ઉંદરને બચાવ્યો તો એમાં મારી પાંખ કાપી લીધી હતી એણે એ તો ઉડી ગયો હો હંસ તો ઊભો જ ન રહ્યો ઉંદરને ખૂબ પસ્તાવો થયો ખૂબ પસ્તાવો થયો અરે રે પણ હવે થાય શું હંસ તો પાછો જતો રહ્યો અને આ ઉંદર ભાઈ ઠંડીમાં બરફ બનીને થીજી ગયા ઓ ભાઈ અને મરી ગયા તો ભાઈ ઉંદરને ભાન થયું કે એક તો હંસે મને આશરો આપેલો મને રહેવા માટે ગરમી અને એની પાંખ આપેલી અને મેં જે એની પાંખ કાપી નાખી એટલે હવે છે ને ઊભા રે ઉંદર તો આવું વિચારીને મરી ગયો હો ઠંડીમાં ધ્રુજતો ધ્રુજતો તો ભાઈ આ જેવું કરીએ એવું ભોગવીએ તો આરોહી બેન મિશ્રી બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે સૂઈ જાઓ હાલાવાલા કરી જાઓ સપનામાં હંસ આવશે સરોવર આવશે અને આપણે બધા સરોવરના કાંઠે બેઠા બેઠા હંસને રમાડશું હો ભાઈ 阿朱。